ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराद्यशायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चरारदये मम કર્યો કાલ બધાએ કર્યું હતું ને થોડું થોડું ચાલો તીર્થ કર તો આજ હેલો તીર્થ છે સાંભળે છે જી જજ હા કરો જી જજ વાર્તા પ્રસંગ એક તો સુંદરદાસ તો માધવદાસ ને બહુ હતો એટલે પછી સુંદરદાસ ને માધવદાસ પર બહુ સ્નેહ હતો તો સુંદરદાસ ને મનમાં વિચારી જો યહ માધવદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુ કો સેવક હોય તો કૃતાર્થ હોય એટલે પછી સુંદરદાસે મનમાં વિચાર્યું કે આ માધવદાસજી આચાર્યજીના સેવક થાય તો બહુ કૃતાર્થ થશે યાકો સબ અનાશ્રય છૂટે એટલે બધો અનાશ્રય છૂટી જશે તો સુંદરદાસ ને માધવદાસ આગે શ્રી આચાર્યજી મહાપ્રભુ કી બહુ બડાઈ કરી એટલે પછી સુંદરદાસે માધવદાસ ની શ્રી આચાર્યજી ના સામે બહુ બહુ બડાઈ કરી જે બડાઈ એટલે એમ નહીં માધવદાસ ના આગળ સુંદરદાસે શ્રી મહાપ્રભુજી ના ખૂબ વખાણ કર્યા બડાઈ એટલે વખાણ प्रशंसा और माधवदास तो कहो जो तुम श्री आचार्य जी महाप्रभु के सेवक હોય તો યાહી જન્મ में કૃતાર્થ હોય એટલે પછી માધવદાસ ને સુંદરદાસે કીધું કે જો તમે શ્રી આચાર્યજી ના સેવક થશો તો આ જન્મમાં બહુ કૃતાર્થ થશો શ્રી આચાર્યજી મહાપ્રભુ સાક્ષાત ભગવાન હૈ એટલે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ સાક્ષાત ભગવાન જ છે तब माधवदास ने कहो जो मेरे तो जो कछु है સો કૃષ્ણ ચૈતન્ય હૈ એટલે પછી માધવદાસે કીધું કે મારા બધા જે પણ કઈ છે એ કૃષ્ણ ચૈતન્ય જ છે તબ સુંદરદાસ ચૂપ કરી રહે એટલે પછી સુંદરદાસ ચૂપ થઈ ગયા પરંતુ દોઈ જને મેં સ્નેહ બહોત જે જે ખબર ના પડી શું ના ખબર પડી જે પરંતુ દોઈ જને મેં સ્નેહ બહોત એટલે એટલે સુંદરદાસ ની વાત માધવદાસે ન માની એના કારણે એમના વચ્ચે કઈ ઝઘડો ન થયો એમના વચ્ચે જે સ્નેહ હતો મિત્રતાનો એ સ્નેહ રહ્યો છે સ્નેહ એટલે પ્રેમ ફ્રેન્ડશીપ પણ એ બે જણામાં મિત્રતા રહી આચાર્યજી મહાપ્રભુ શ્રી જગન્નાથ રાયજી કે દર્શન કરી કછુક દિન તહાર રહી કે પાછે પુરુષોત્તમ પુરી સો પધારે એટલે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ શ્રી જગન્નાથ રાયજી ના દર્શન કરીને થોડાક દિવસ રહીને પુરુષોત્તમ પુરી પધાર્યા પુરુષોત્તમપુરી સો પધારે એટલે ત્યાંથી પાછા પધાર્યા એમ એટલે જગન્નાથપુરી અને પુરુષોત્તમપુરી એક જ એટલે જગન્નાથપુરી પધાર્યા ત્યાં થોડા દિવસ બિરાજ્યા અને પછી ત્યાંથી પાછા પધાર્યા સુંદરદાસ કે ઘર ઉતરી સ્નાન કરી પાક સામગ્રી કરે એટલે પછી સુંદરદાસ ના ઘરે ઉતર્યા અને સ્નાન કરી પાક સામગ્રી કરી ધરી પાછે શ્રી ઠાકોરજી કો ભોગ ધરે એટલે પછી શ્રી ઠાકોરજી ના ભોગ ધરતા તા સમય માધવદાસ સુંદરદાસ કે ઘર આવી સુંદરદાસ કે પાસ બેઠે એટલે એ સમયે માધવદાસ સુંદરદાસ ના ઘરે આઈને સુંદરદાસ ના પાસે બેઠ બેસ્યા ઇતને મેં સમય ભયો તબ શ્રી આચાર્યજી મહાપ્રભુ ભોગ સરાય એટલે આટલામાં સમય થયો અને શ્રી આચાર્યજી મહાપ્રભુ ભોગને સરાયો તો માધવદાસને મહાપ્રસાદ કો થાર ભર્યો દેખ્યો એટલે પછી માધવદાસે પછી મહાપ્રસાદનો જે થાળ હતો એ આખો ભરેલો દેખ્યો પાછે શ્રી આચાર્યજી મહાપ્રભુ આપ ભોજન કરી પોઢે તબ ને સુંદરદાસ તો કહી એટલે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ જયારે ભોજન ધરીને અરે ભોજનને શેરવીને પોડી પોડી ગયા પછી માધવદાસે સુંદરદાસને કીધું જો તેરે ગુરુ શ્રી આચાર્યજી કે હાથ શ્રી શ્રી ઠાકોરજી આરોગ્ય છે નહીં એટલે પછી માધવદાસે કીધું કે તારા ગુરુ શ્રી આચાર્યજી ના હાથ શ્રી ઠાકોરજી આરોગતા નથી મેં મહાપ્રસાદ કો ભર્યો થાર દેખ્યો એટલે મેં હમણાં જ મહાપ્રસાદ નો થાળ આખો ભર્યો દેખ્યો और मेरे घर में जो श्री ठाकुर जी को धरत हूँ તામે તે એક ગ્રાસ હું રહત નહીં એટલે અને જે મારા ઘરમાં હું જે શ્રી ઠાકોરજીને ધરું છું એમાં તો કશું જ નથી રહેતું ઠાકોર મેરે સબ ખાઈ જાત હે એટલે પછી બધું જ મારા ઠાકોર ખાઈ જાય છે સબ સુંદરદાસ ને કહી કછું નાહી રહતે તો તુમ કહા ખાત એટલે પછી સુંદરદાસે કીધું કે કશું રહેતું જ નથી તો પછી તું શું ખાય છે તબ માધવદાસ ને કહી હો અપને ઘર લાયક ન્યારો ધરી રાખત હો એટલે પછી માધવદાસે કીધું કે હું થોડુંક મારા માટે રહેવા દઉં છું ઠાકુર કો દુઃખ હોય તેતનો ધરત હું એટલે પછી ઠાકોર ને જેટલું જોઈતું હોય એટલું જ ધરું છું તમે તે કશું ખાવત નહીં જે એટલે ખબર ના પડે એટલે પોતાના ઘર લાયક અલગ મૂકી રાખું છું રસોઈમાંથી અને વધારાનું જે છે એ ઠાકોરજીને મૂકું એમના ઠાકોરજીને ધરું છું એમાંથી હું કઈ ખાતો નથી એટલે ઠાકોરજીને જે ભોગ ધરે છે એમાંથી એ કંઈ ખાતા પીતા નથી तब सुंदरदास ने कही या बात को उत्तर तुम पिछले पहर आयो तब तुमसे कहूंगो એટલે પછી સુંદરદાસે કીધું કે આ વાતનો ઉત્તર તમને હું થોડીક વાર પછી આવજો ત્યારે હું આપીશ તબ માધવદાસ ઘર ગયે એટલે પછી માધવદાસ ઘરે ગયા और સુંદરદાસ સ્ત્રી સહિત મહાપ્રસાદ લીએ અને સુંદરદાસ તેમની સ્ત્રી સહિત મહાપ્રસાદ લીધો પાછળથી આચાર્યજી પોઢી કે ઉઠે એટલે પછી શ્રી આચાર્યજી પોઢીને ઉઠી ગયા સુંદરદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુ શું કહે તો મારા એક માધવદાસ સારસ્વત બ્રાહ્મણ હે એટલે પછી સુંદરદાસ શ્રી આચાર્યજી ને કીધું કે મહારાજ એક માધવદાસ સારસ્વત બ્રાહ્મણ છે तो कहत है मैं ठाकुर के आगे धरत हूँ तो सब मेरे ठाकुर ખાઈ જાતે એટલે પછી એ કહે છે કે હું જે ઠાકોર ની સામે ધરું છું એ બધું જ એ ઠાકોર ખાઈ જાય છે બાકી થાળ મેં કશું રહત નહીં એટલે એમની થાળમાં કશું રહેતું જ નથી તબ શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે વ મૂર્ખ હે એટલે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુએ કીધું કે એ તો બહુ મૂર્ખ છે વાકે ઘર ભૂત ખાઈ જાત હે એટલે તેમના ઘર ભૂત ખાઈ જાય છે શ્રી ઠાકોરજી કો હસ્ત લગે તો વસ્તુ કબહુ ઘટે નહીં એટલે પછી જે વસ્તુ શ્રી ઠાકોરજી ના હસ્ત લાગે એ વસ્તુ ક્યારે જ ઘટે माधवदास दैवी है और तुम्हारे मन में वाको उद्धार करण को आयो है એટલે પછી એમને કીધું કે આ માધવદાસ દૈવી છે અને પછી તું તારો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે એમ નહીં શ્રી મહાપ્રભુજી કહ્યું કે માધવદાસ દૈવી જીવ છે અને તમારા મનમાં એનો ઉદ્ધાર કરવાની ઈચ્છા થઈ છે એટલે હવે એને શરણે લઈને વૈષ્ણવ જરૂર કરવો જ છે જી જી તાતે અબ વાકો સરની લેકે વૈષ્ણવ અવશ્ય કરનો હે એટલે પછી હવે એમ શરણ લઈને અવશ્ય વૈષ્ણવ બનાવવો છે જી જી અવશ્ય વૈષ્ણવ જ બનાવો છે તબ સુંદરદાસ પ્રસન્ન ભય એટલે પછી સુંદરદાસ બહુ ખુશ થયા પાછો પાછે માધવદાસ આયે એટલે ફરીથી માધવદાસ આયા તબ શ્રી આચાર્યજી મહાપ્રભુ માધવદાસ કો નિકટ બોલાય કે કહે માધવદાસ એટલે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુ માધવદાસ ને પાસે બોલાઈને કીધું માધવદાસ તેરે ઘર શ્રી ઠાકોરજી સગરી સામગ્રી ખાઈ જશે એટલે પછી એમને કીધું કે તારા ઘરે શ્રી ઠાકોરજી બધી સામગ્રી ખાઈ જાય છે તબ માધવદાસ ને કહી હા હા કશું રહે જ નહીં થાર મેં તે સબ ખાઈ જશે એટલે પછી માધવદાસે કીધું કે હા હા કશું જ નથી રહેતું અને જે પણ થાળમાં છે બધું જ ખાઈ જાય છે એસે મેરે ઠાકુર હે એટલે હવે મારા ઠાકુર છે તબ શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે જો કાલ હી જબ તું ભોગ ધરે તબ હમકો પહેલે ખબરી કર્યો તો પછી શ્રી આચાર્યજી મહાપ્રભુને શ્રી આચાર્યજી મહાપ્રભુએ કીધું કે કાલે જ્યારે તું ભોગ ધરે ત્યારે પહેલા મને ખબર કરજે હમ હું દેખે એટલે અમે દેખીશું તબ માધવદાસ ને કહી કાલ હી સવેરે તુમકો ખબરી કરુંગો માધવદાસે કીધું કે કાલે સવારે તમને ખબર કરીશું મોદિત કરો આજે જે પાછે માધવદાસ ઘર ગયે એટલે પછી માધવદાસ તેના ઘરે વયા ગયા સબરે ઉઠી રસોઈ કરી આય શ્રી આચાર્યજી મહાપ્રભુંશો કહ્યો એટલે પછી સવારે ઉઠીને માધવદાસે રસોઈ કરી અને પછી મહાપ્રભુજીને બોલાવા ગયા મહારાજ પધારીએ તબ શ્રી આચાર્યજી મહાપ્રભુ તા મંદિર કે દ્વાર પર જાય રહે તે કીધું કે મહારાજ હવે તમે પધારો ત્યારે છે ને હા મહાપ્રભુજી મંદિરના દરવાજા પાસે જઈને ઉભા રહ્યા તબ માધોદાસ થાર મેં સગરી સામગ્રી ઘરે શ્રી આચાર્યજી મહાપ્રભુ તો દેખાઈ કહ્યો એટલે ત્યારે માધોદાસે બધી સામગ્રી થાળમાં ભરી અને મહાપ્રભુજીને દેખાડી જો અબ મેં ભોગ ધરત હું એટલે હવે હું ભોગ ધરું છું તબથી આચાર્યજી મહાપ્રભુ કહે જો ધરો ત્યારે મહાપ્રભુજીએ કીધું કે હા ધરો તો માધવદાસ ઠાકુર કે આગે ધરી કે પીર કો સુમિરન કયો એટલે એ માધવદાસે ઠાકોરજીની આગળ ધરીને પીર ને કીધું કે આવીને આ ખાઓ પીર તો સુમિરન કયો એટલે પીર ને યાદ કરી કર્યો હા જજે સો વહ પીર ભૂત હતો સો આયો તબ મંદિર કે પાસ આવતથી શ્રી આચાર્યજી મહાપ્રભુ કો દેખી અગ્નિ મેં જરન લાગ્યો એટલે એ પીર ભૂત ત્યાં આવ્યો ત્યાં એટલે પછી ત્યાં મહાપ્રભુજી ને જોઈને અગ્નિમાં એટલે તેની ઉપર અગ્નિ લાગી ગઈ એટલે બળવા લાગ્યો હાજી એટલે બળવા લાગ્યો ઓ આચાર્યજી મહાપ્રભુ કહ્યો એટલે પછી મહાપ્રભુજીને કીધું જો આજુ મેં ભૂખો મર્યો એટલે આજે હું ભૂખો મરી ગયો તો શ્રી આચાર્યજી મહાપ્રભુ ભૂત શો કહે એટલે ત્યારે મહાપ્રભુજીએ ભૂતને કીધું આવેગો તો વશમાં હે જાયેગો એટલે અત્યાર પછી તું હવે કોઈ દિવસ ન આવતો જો તું આવીશ તો ભસ્મ થઈ જાય સાથે ભેગી જા એટલે તું જલ્દી વયો જા તબ વહ પીર રોવત ભાજી ગયો એટલે ત્યારે એ પીર રોતા રોતા ભાગી ગયો પાછે સમય ભયો તબ માધોદાસ ભોગ સરાવન કો મંદિર મેં ગયો એટલે પછી જયારે સમય થયો ત્યારે માધવદાસ ભોગ ધરાવા માટે ત્યાં મંદિર માં ગયા ગયા તો ત્યાં જાય દેખે તો થાળ સામગ્રી સગરી સામગ્રી જીઓ કી જીઓ ભરી છે એટલે ત્યાં જઈને માં જોયું તો બધી સામગ્રી ત્યાં છે જેમની તેમ જેમ હતી તેમ જ છે તબ માધવદાસને શ્રી આચાર્યજી મહાપ્રભુન તો કહ્યો જો આજ તું અહીંયા આયે એટલે ત્યારે માધવદાસે મહાપ્રભુજીને કીધું કે જો તમે આજે અહીંયા આવ્યા સમજો બધા લોકો કે જો શબ્દ આમાં જે અવારનવાર આવે છે ને એ એનો મતલબ છે કે એટલે મહાપ્રભુન કહ્યો જો એટલે મહાપ્રભુજીને કહ્યું કે આજ તુમ यहाँ आए सो मेरे ठाकुर आरोग्य नाही भूखे રહે એટલે જો નો મતલબ કે જો એટલે તમે અહીંયા આવ્યા તો મેરે ઠાકોર આરોગ્ય નહીં ભૂખે રહે એટલે મારા ઠાકોરજી કઈ આરોગ્યું નહીં અને તે ભૂખા ભૂખા રહ્યા તબ શ્રી આચાર્યજી મહાપ્રભુ માધવદાસ શું કછું કહે નહીં એટલે ત્યારે મહાપ્રભુજીએ માધવદાસને કાંઈ કીધું નહીં આપ ચૂપચાપ સુંદરદાસ કે ઘર પધારે એટલે શ્રી ચૂપચાપ સુંદરદાસના ઘરે પધારી ગયા તહા રસોઈ કરી શ્રી ઠાકોરજી કો ભોગ ધરી મહાપ્રસાદ લે એટલે ત્યાં રસોઈ કરી ઠાકોરજીને ભોગ ધરી અને મહાપ્રસાદ લીધો આપ પોઢે એટલે પછી તે સુઈ ગયા પાછે સગરે વૈષ્ણવ સુંદરદાસ મહાપ્રસાદ લ્યો એટલે પછી બધા વૈષ્ણવ અને સુંદરદાસ મહાપ્રસાદ લીધો પાછે રાત્રિ ભય તો માધવ માધવદાસ સોયો સોએ એટલે પછી રાત્રિ રાત થઈ ત્યારે માધવદાસ સોઈ ગયા ऐसे में अर्धरात्रि गई तब श्री ठाकुर जी के अनुसार आए माधवदास को खाते अंधो अंधो डारी કે મારણ લાગે એટલે જ્યારે અડધી રાત્રિ થઈ ત્યારે ઠાકોરજી અનુચર એટલે એટલે એમના સેવક એટલે ઠાકોરજી ના સેવક આવીને માધવ દાસ ને ખાટલા ઉપરથી નીચે ઉતારી અને મારવા લાગ્યા તબ માધવ દાસ હા હા ખાઈ કે કહે એટલે ત્યારે જેને હા હા એટલે <laughs> ઓ માળી રે ઓ બાપલા મરી ગયો મરી ગયો એમ હાજી એટલે ત્યારે શું સમજ્યો માધવ માધવદાસે હા હા ને કીધું જો તું મોકો જો તું મોકો કાહે તો મોદિત હા જે તમે મન માર્યો એમ મેં શું કર જો તુમ મોકો કહે કો મારકો એટલે તમે મને શું કામ મારો છો સપ અનુચરણને કહી એટલે ત્યારે તે સેવકે ઠાકોરજીના સેવકે કીધું શ્રી આચાર્યજી તો ભગવત સ્વરૂપ છે એટલે મહાપ્રભુજી તો ભગવત સ્વરૂપ છે તીનસો તું કહ્યો જો તમારે આયે મેરે ઠાકોર ભૂખે રે એટલે તેને તમે કીધું કે જો તમે અહીંયા આવ્યા તો મારા ઠાકોરજી ભૂખા રહ્યા સાથે ચોકો મારા છે એટલે તને મારી છીએ અમે તેરે ઘર જો ભૂત ખાઈ જાતે જા પીર કો તું આશ્રય કિયો હે એટલે તારા ઘરે એ ભૂત આવીને ખાઈ જાય છે જે પીરનો તે આશ્રય કર્યો છે નીચે બોલાવત છે એટલે રોજ તેને બોલાવત તો આ શ્રી આચાર્યજી બેઠે હતે સાથે વ પ્રેત અગ્નિ સો જરણ લાગ્યો તો ભાજી ગયો એટલે આજે મહાપ્રભુજી અહીંયા બેઠા હતા તો જે ઈ ભૂત હતો એ બળવા લાગ્યો અને ભાગી ગયો તેરે ઠાકોર તો ઇતને દિન મેં આજ હી આરોગે હે એટલે તારા ઠાકોરજી તો આટલા દિવસમાં આજે જ આરોઈ ગયા છે તબ માધવદાસ ને કહી મેં શ્રી આચાર્યજી મહાપ્રભુ કો સ્વરૂપ જાણ્યો નહીં તાતે કહ્યો એટલે ત્યારે માધવદાસે કીધું કે હું મહાપ્રભુજી નું સ્વરૂપ ઓળખી ન શક્યો એટલે મેં મહાપ્રભુજી ને આમ કીધું અબ સવારે અપરાધ ક્ષમા કરાય સેવક હોંગો એટલે સવારે હું મહાપ્રભુજી પાસે ક્ષમા માંગી અને સેવક થઈ અબ તું મોકો મતી મારો એટલે તમે હવે મને ન મારો સશ્રી ઠાકોરજી કે અનુચર કહે એટલે ત્યારે ઠાકોરજીના સેવકે કીધું જો સવેરે સવારે अपराध क्षमा न कराबेगो तो और सेवक उनको न होय गो तो काल हर काल रात्रि को हम तो को मारी डारी चूर्ण करेंगे એટલે ત્યારે મહા ઠાકોરજીના સેવકે કીધું કે જો કાલે સવારે તું તું મહા એટલે તું મહાપ્રભુજી થી કમા નહીં માંગ અને જેનો સેવક નહીં બન તો તો એટલે તો રાત્રે આવી અને તને મારી નાખજો અમે બધા ભૂકા કરી નાખશું ચૂર્ણ કરેંગે એમ કે ને તમારી કાઠિયાવાડીમાં તો ભૂકા કરી નાખશું યહ કહી કે શ્રી ઠાકોરજી કે અનુતર ગયે આમ કહીને ઠાકોરજી ના સેવક વયા ગયા પાછે સવેરો ગયો તો માધોદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુ પાસ આઈ દંડવત વિનતી કયો એટલે પછી જયારે સવાર થઈ ત્યારે મહાપ્રભુજી પાસે આવ્યા અને દંડવત કર્યા અને વિનતી કરી જો મહારાજ મેં આપકો અપરાધ બહોત સો કયો મેં અજ્ઞાની જીવ હું એટલે જો મહારાજ મેં તમારો અપરાધ બહુ કર્યો હું અજ્ઞાની જીવ છું આપકો સ્વરૂપ કહા જાણું એટલે તમારો સ્વરૂપ હું જાણતો નથી આપ સાક્ષાત ભગવાન હો એટલે તમે તો સાક્ષાત ભગવાન છો અબ મેરો અપરાધ ક્ષમા કરો એટલે હવે મારો અપરાધ મને ક્ષમા કરી દો મેરો પિતા મર્યો તો મોસો કહ્યો એટલે મારો પિતા તો મરી ગયા ત્યારે મને કીધું જો તું યા પીર તો માનને જીયો એટલે તું આ પીરને માનતો રહેજે તો ઉપર દેખાડવે તો ઠાકુર રાખો હતો એટલે બધાને દેખાડવા માટે મેં ઠાકોરજી પધરાવ્યા રાતે આપ અપ કૃપા કરી મેરે ઘર પધારો મોકો શરણ લેવું એટલે કૃપા કરીને હવે તમે મારા ઘરે પધારો અને મને સરને લ્યો જ્યાં પ્રકાર આપ બતાવો આ પ્રકાર મેં ભગવત સેવા કરું એટલે હવે તમે જેવી રીતે ગયો તેવી રીતે હું ભગવત સેવા કરી રાજીવ કર આગળ तब श्री आचार्य जी महाप्रभु माधवदास की दैन्यता देखी के माधवदास के ऊपर प्रसन्न हो माधवदास के घर कृपा કરી ફેરી પધારે એટલે કે આચાર્ય મહાપ્રભુજી માધવદાસ ની દૈન્યતા જોઈને એમના ઉપર પ્રસન્ન થઈ ગયા અને એમના એટલે એમના ઘરે પાછા પધાર્યા સ્નાન કરાય નામ સુનાય બ્રહ્મ સંબંધ કરાવ એટલે ત્યાં સ્નાન કરાઈને નામ સંભળાઈને બ્રહ્મ સંબંધ કરાવ પાછે ઠાકોરજી કો પંચામૃત સ્નાન કરાય પાટ બેઠાય મધુરસ કે માથે પધરાય એટલે પછી શ્રી ઠાકોરજી શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાયું પાટ પર બેસાડ્યા અને માધવદાસ ને સેવા કરવા માટે પધરાવ્યા પાછું શ્રી આચાર્ય મહાપ્રભુ આ રસોઈ કરી છે ઠાકોરજી કો ભોગ તરીકે આ ભોજન દિયે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ શ્રી ઠાકોરજી ને રસોઈ કરીને ભોગ ધરાવ અને પછી એમને પોતે ભોજન દીધું પાછે શ્રી આચાર્યજી મહાપ્રભુ ને माधोदास શું કહ્યું जो माधोदास या गांव में जितने वैष्णव हो तीन सब सबन को महाप्रसाद लेन को बुलाई લ્યો એટલે શ્રી આચાર્ય મહાપ્રભુજીએ માધવદાસને કીધું કે માધવદાસ આ ગામમાં જેટલા પણ વૈષ્ણવ છે એમને બધાને મહાપ્રસાદ લેવા બોલાવજે તબ માધવદાસ ને શ્રી આચાર્ય મહાપ્રભુને કહ્યો જો મહારાજ મહાપ્રસાદ કો તો થોડો હે એટલે માધવદાસે કીધું કે શ્રી શ્રી આચાર્ય મહાપ્રભુજીને કીધું કે મહાપ્રસાદ તો બહુ ઓછો છે और यहाँ गांव में वैष्णव तो बहुत है અને આ ગામમાં વૈષ્ણવ તો બહુ બધા છે તો सबको कैसे पहुंचेगो તો બધાને કેવી રીતે પહોંચશે तब श्री आचार्य महाप्रभु जी कहे जो तू मूर्ख है महाप्रसाद कबू निकट्यो है તબ શ્રી આચાર્ય પછી શ્રી આચાર્ય મહાપ્રભુજીએ કીધું કે તું તો મૂર્ખ જ છે મહાપ્રસાદ કોઈ દિવસ ઘટે જ્યાં સબ વૈષ્ણવ કો બોલાવી જા બધા વૈષ્ણવને બોલાવી લાવ તબ માધોદાસ વૈષ્ણવ સો વૈષ્ણવન સો કહે જોશી આચાર્ય મહાપ્રભુ બેગે બોલાવત હે સો ચલો એટલે માધવદાસે બધા વૈષ્ણવોને કીધું કે શ્રી આચાર્યજી ત્યાં બોલાવે છે ચાલો બધા સો સુનત હી સગરે વૈષ્ણવ સબ ગામ કાજ કામકાજ છોડી કે દોરે એટલે સાંભળીને જ બધા વૈષ્ણવ બધું કામકાજ છોડીને દોડતા દોડતા આયા तब श्री आचार्य महाप्रभु सब सबन के आगे महाप्रसाद की पात्री धरी के सबन को महाप्रसाद लिवाय दे એટલે શ્રી આચાર્ય મહાપ્રભુજી બધાને આ બધાને મહાપ્રસાદ ની પાતળ ધરી અને બધાને મહાપ્રસાદ લેવા લેવડા और મહાપ્રસાદ કો થાળ ભર્યો કો ભર્યો ઈ રહ્યો એટલે મહાપ્રસાદ નો થાળ તો ભરેલો ને ભરેલો જ રહ્યો દેખી વૈષ્ણવ કો તવ શ્રી આચાર્ય મહાપ્રભુજી ને માધવદાસ શું કહ્યો જો માધવદાસ દેખી વૈષ્ણવ કો દ્રઢ વિશ્વાસ ચાહીએ એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ માધવદાસ ને કીધું કે માધવદાસ જો આ વૈષ્ણવો નો દ્રઢ વિશ્વાસ જોઈએ વૈષ્ણવ ને એટલે વૈષ્ણવ ના અંદર દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ મહાપ્રસાદ ન જી જય જય મહાપ્રસાદ કભુ ન ઘટે એટલે મહાપ્રસાદ કોઈ દિવસ ના ઘટે યા પ્રકાર को महात्म्य श्री आचार्य महाप्रभु जी ने माधवदास को વા સમય વાત દેખાયો એટલે એવી રીતે એમનું મહાત્મ્ય શ્રી આચાર્ય મહાપ્રભુજીએ માધવદાસ ને એ સમયે દેખાડી તબ માધવદાસ કો વિશ્વાસ દ્રઢ ભયો એટલે માધવદાસ ને દ્રઢ વિશ્વાસ થઈ ગયો पाछे से आचार्य वहां रहे माधवदास को सगरी रीति भांति पुष्टि मार्ग की बताए आप કાશી પધારે એટલે પછી માધવ પછી શ્રી આચાર્યજી ને પછી શ્રી આચાર્યજી પુષ્ટિ માર્ગ નું બધું રીતિ સારી રીતે સમજાય ને પછી કાશી પધારી ગયા રહી એટલે માધવદાસ ના ઘરે બિરાજીને થોડા દિવસ એમને બધું શીખવાડ્યું પછી ત્યાંથી કાશી પધાર્યા જી જય જય ભાઈ એટલે સુંદરદાસ ના સંગ થી માધવદાસ બહુ મોટા ભગવદીય શ્રી ઠાકોરજી સાનુભાવતા જનતા એટલે શ્રી ઠાકોરજી સાનુભાવતા જતા હતા સાથે સુંદર દાસ श्री आचार्य जी महाप्रभु जी के ऐसे कृपा पात्र भगवदीय है तो इनकी वार्ता कहाँ तय कही है એટલે સુંદરદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજી ના આવા કૃપા પાત્ર ભગવદીય છે એમની વાર્તા ક્યાં સુધી કેવી ભલે નહીં કઈ તો દીધું ચલો આજે વાર્તા પ્રસંગ થોડો લાંબો હતો કાલે આપણે એનું પુનરાવર્તન કરી અને પછી એમાં કંઈક એવા પૂછવાનું હશે તો કરીશું આજે અહીંયા રાખીશું જી જી નમ્ર પ્રણામ જી નમ્ર પ્રણામ હે રમા પ્રણામ હે રમા પ્રણામ પ્રણામ જી